હેલો કોઈ જોડાવ છે હેલો જય શ્રી કૃષ્ણ તીર્થ બોલો શ્રી કૃષ્ણ તીર્થ જન્મ પ્રણામ શરણ બોલું ચલો તીર્થ કરો મંગલાચરણ ચિંતા સંતાન હંતારો રાધપાદા મુજરે નવ શ્રિયાનામ તાન નિજાચાર્યામ પ્રણમામિ મુહુર્મુહુર્ યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહમ સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशाय नम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्य चतुर्भिश्य चतुर्भिश्य त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम હા સુંદર ચલો બે વખતે આપણે સંતદાસ ચોપડા નું કર્યું ને શરૂ એમાં શું કર્યું હતું જે ભાવ પ્રકાશ નું થોડુંક બાકી હતું હા તો કોણ કરે છે થોડું આગળ નું લઈને જે ઊંચ કરું હા ભલે કર તો પેલા એના આગળનો ભાવ પ્રકાશ થોડો સમજાવો ને પછી નવો ધીરે જ એટલે પછી એક વખત સંતદાસ સંતદાસ એક સંતદાસ ક્ષત્રિય ત્યાં એક જો આગ્રામાં એમએ હતા એમના માતા પિતા એટલે એક વખતે આગ્રામાં એ જન્મ્યા અને એમના પિતામાં એમના પિતાને કોઈ સંતાન જ ન હતો એટલે પછી એ એમના પિતાએ બહુ બહુ તપ કર્યા તો પછી એક વખતે એમના સપનામાં ને એમ નહીં એ ખૂબ પૈસાવાળા હતા ને એમને કોઈ સંતાન હતું નહીં તો એમણે મનમાં એમ વિચાર્યું કે જો હું વૈરાગી સંત હોય એમને દાન પુણ્ય કરું તો મને સંતાન મળે એટલે ખૂબ બધાને દાન પુણ્ય કરતા તો બધાને કહેતા કે તમે એવી કૃપા કરો કે મને થાય તો એક વૈરાગી આવીને કીધું કે જો મહાદેવજી રાજી થશે તો તને વરદાન આપશે તો એમણે મહાદેવજીનું પૂજા વ્રત કર્યા અને એટલું બધું કર્યું કે એમનું શરીર સુકાઈ ગયું સ્વપ્નમાં મહાદેવજી આવ્યા પૂછ્યું કે શું જોઈએ છે તને તો એણે કહ્યું કે ભાઈ મને ભગવાનનો ભક્ત હોય એવો દીકરો જોઈએ છે મહાદેવજી કીધું કે મેં તો જેમને પણ એવી રીતે વરદાન આપ્યું છે એમના બધા સંતાનો ભગવાનથી વિમુખ થયા છે અને તું મારી પાસેથી ભગવાનનો ભક્ત હોય એવો સંતાન માંગે છે તો હું ક્યાંથી આપું સાચી વાત તો એ છે કે ભગવાનના ભક્તનો સંગ તો મને પણ જોઈએ છે પણ તેમ છતાં હું કાલે તને જવાબ આપીશ પછી મહાદેવજી ભગવાન પાસે જઈને એને પૂછ્યું કે આવું એ વરદાન માંગે છે તો શું કરું તો ભગવાને કહ્યું કે જા એને એમને વરદાન આપો એને મારો ભક્ત થશે કુટુંબનો આખા કુટુંબનો ઉદ્ધાર થશે તો બીજે દિવસે પછી મહાદેવજી જઈને એને સ્વપ્નમાં એમને વરદાન આપ્યું પણ જે એના પિતા હતા એના મનમાં એમ હતું કે આ તો જ્યારે થાય ત્યારે સાચું શું ભરોસો સપનાની વાત સાચી હોય કે ન હોય થોડા દિવસમાં એમને ગુસ્સો થયો એમનું નામ એણે સંતદાસ રાખ્યું પછી સંતદાસના મોટા થયા એમના લગ્ન કર્યા એ દરમિયાનમાં એમના પિતાનું મૃત્યુ થઈ ગયું સૂતક મૃત્યુ પછી સૂતક લાગે એટલે ઘણા દિવસ એમ ખાલી બેઠા બેઠા સમય નીકળતો નહીં હતો એટલે એમણે એમના જ્ઞાતિજનોને પૂછ્યું કે ક્યાં કથા થતી હોય તો હું સાંભળું તો એ દિવસોમાં શ્રી મહાપ્રભુજી એમના એક શિષ્ય હતા કનૈયા શાલ ક્ષત્રી એમના ઘરે પધાર્યા હતા તો એ લોકોએ કહ્યું કે ત્યાં તમે જાઓ તમને આનંદ થશે પછી એ ગયા સંતદાસ ત્યાં દંડવત કરીને કથા સાંભળી એમના મનમાં એકદમથી એવી પ્રેરણા થઈ કે આ તો સાક્ષાત ભગવાન છે મહાપ્રભુજી એટલે એમણે વિનંતી કરી કે આપ મને શરણે લ્યો ત્યારે મહાપ્રભુજી કીધું કે હમણાં તો તને સૂતક છે સૂતક ઉતરી ગયા પછી હું તને શિષ્ય કરીશ પછી સંતદાસ સૂતકના દિવસોમાં પણ રોજ મહાપ્રભુજીના વચનામત સાંભળવા આવતા અને તે પછી જ ભોજન કરતા શુદ્ધ થયા પછી એમણે વિનંતી કરી છે મહાપ્રભુજીને કે આપ મારા ઘરે પધારો અને મારા કુટુંબ સહિત તમને બધાને શરણે લ્યો ત્યારે શ્રી મહાપ્રભુજી સંતદાસના ઘરે પધરાયા પધરાવ્યા અને એમને સ્નાન કરાવીને શરણ દીક્ષા અને બ્રહ્મ દીક્ષા આપી કંથદાસે એમના પત્નીને પણ દીક્ષા આપવા વિનંતી કરી તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે તારી સ્ત્રી દૈવી નથી દૈવી નથી એટલે એ ભક્તિ ભક્તિ માર્ગી નથી એટલે એને હું ખાલી શરણ દીક્ષા આપીશ બાકી તારી સાથે રહેશે તો એ કૃતાર્થ થશે તે પછી શ્રી મહાપ્રભુજી એમને કેવલ નામ સંભળાવ્યું એમની સ્ત્રીને આગળ કર્યું હતું સંતદાસ મહારાજ પછી વિનંતી કરી મહારાજ મને ભગવત સેવા પધરાઈ દો તબ શ્રી આચાર્યજી શ્રી નવનીત પ્રિયજી કે પ્રસાદી વસ્ત્ર સેવા કો પધરાઈ દે એટલે પછી શ્રી આચાર્યજી શ્રી નવનીત પ્રિયજીના પ્રસાદી વસ્ત્ર એમના ઘેર પધરાઈ દયા એટલે પધરાઈ પધરાઈ આપ્યા પાછે ખાસા કરી સંતદાસ કે ઘર પાક સામગ્રી કરી ભોગ ધરી ભોજન કરી સંતદાસ સ્ત્રી પુરુષ કો જૂઠન કી પત્રી આપ પ્રભુ ધરે એટલે પછી ખાસા કરીને સંતદાસ ના ઘરે પાક સામગ્રી ભોગ પાક સામગ્રી કરીને ભોગ ધરીને ભોજન કરીને સંતદાસ ના સ્ત્રી સંતદાસ અને એ બંને એ પાત્ર ને પ્રભુ ને ધરી લાડ્યા નહીં નહીં એમ એટલે શ્રી મહાપ્રભુજીએ સામગ્રી સિદ્ધ કરી ને ભોગ ધર્યા ધરાવીને ભોજન કર્યા અને તે પછી સંતદાસ અને એમની પત્ની બંનેને પોતાનું જે જૂઠન પાતલ છે એ એમને જે ભોજન કરવા માટે મહાપ્રસાદ લેવા માટે આપી સો મહાપ્રસાદ સ્ત્રી પુરુષ લીએ એટલે પછી એમના મહાપ્રસાદ જે મહાપ્રસાદ હતો એ બંને લીધો પાછे શ્રી આચાર્યજી એકાંતમાં અકેલે બેઠે હતે ત્યાં સંતદાસ જાય દંડવત કરી વિનંતી કીએ એટલે પછી જ્યારે શ્રી આચાર્યજી એકાંતમાં એકલા બેઠા હતા ત્યારે સંતદાસ જઈને દંડવત કરીને વિનંતી કરી જો મહારાજ મો પર એસી કૃપા કરીએ જો આ દેશ તો શ્રી ઠાકોરજી અનુભવ જણાવે એટલે પછી સંતદાસે કીધું કે મહારાજ મને મારા પર એવી કૃપા કરો કે જેનાથી શ્રી ઠાકોरજી હું અનુભવ કરી શકું ઓર સંસાર કો દુઃખ સુખ બાધા ન કરે એટલે પછી સંસાર દુઃખ સુખ દુઃખ સુખ બને બાધા ન કરે આપું કો સ્વરૂપ હૃદયારૂઢ હોય એટલે પછી તમારું સ્વરૂપ જ મને મારા હૃદયમાં છે પુષ્ટિ માર્ગીય ફળ સો કો અનુભવ હોય એટલે પછી મને પુષ્ટિ માર્ગ માર્ગનો ફળ અનુભવ થાય तब से आचार्य जी संतदास को पुरुषोत्तम સહસ્ત્ર નામ પઢાય એટલે પછી શ્રી આચાર્યજીએ પછી સંતદાસ ને પુરુષોત્તમ સહસ્ત્ર નામ સંભળાવ્યું એટલે ભણાવ્યું એ શું છે ષોડશ ગ્રંથ માંથી ગ્રંથ છે એક એમાં શું છે કોને બનાવ્યો છે ગોપીનાથજી માટે ગોપીનાથજી નો નિયમ હતો કે આખા ભાગવત નો પાઠ થઈ ગયા પછી જ ભોજન આરોગતા તો બે ત્રણ દિવસ લાગી જતા ક્યારેક એટલે શ્રી મહાપ્રભુજીએ આખા ભાગવતના અંદરથી એક હજારથી પણ વધારે શ્રી મહા ભગવાનના નામ ભગવાનની રૂપ લીલા ભગવાનનું ગુણ મહાત્મ્ય એ બધાના નિરૂપણ કરનારા એ બધા નામ એ ભાગવતમાંથી પ્રકટ કરે એટલે એમાં એક હજાર થી વધારે ભગવાનના નામ છે એટલે પુરુષોત્તમ સહસ્ત્ર પુરુષોત્તમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ સહસ્ત્ર એટલે હજાર નામ જેમાં એક હજારથી પણ વધુ ભગવાનના નામ છે ભાગવત અનુસારી એ ગ્રંથ એ એમને ભણાવ્યો और और आपने ग्रंथ किए होते सो पोथी संतदास को देके कहे तुमको यह ગ્રંથ ગ્રંથ દ્વારા સબ મનોરથ પૂર્ણ હોયગો એટલે પછી જે એમને ગ્રંથ કર્યા હતા એ સંતદાસ ને આપીને કીધું કે આ ગ્રંથ આ ગ્રંથ તમે વાંચશો તો બધા મનોરથ પૂર્ણ થશે ઓર કછુ દિન મેં તેરો સગરો દ્રવ્ય નાશ હોયગો એટલે પછી થોડાક દિવસ પછી એમ પણ તમારા બધા બધું જે દ્રવ્ય છે બધું નાશ થશે જો દ્રવ્ય શ્રી ઠાકોરજી મેં લગાવેગો સો રહેગો એટલે પણ જો તમે દ્રવ્ય ઠાકોરજીમાં લગાડશો તો રહેશે જે દ્રવ્ય એટલે જેટલું પૈસો તારા ઠાકોરજી સેવામાં તું રાખીશ એટલું રહેશે जी जी जी परंतु श्री ठाकुर जी को वैभव बढ़ाए पाछे जब द्रव्य न होए तब वामे તે ખાનપાન કરે સો બહિર્મુખ હોય તે ખબર ના પડી કોને પડી ખબર તમને પડી ખબર શું ના પડી બોલો વાંચો જો દ્રવ્ય શ્રી ઠાકોરજી માં લગાવે પરંતુ શ્રી ઠાકોરજી કોઈ વૈભવ વડાએ જબ દ્રવ્ય દ્રવ્ય ના હોય તબ વામે તે ખાન પાન કરે એટલે જે દ્રવ્ય માની લો કે સંતદાસ પાસે સો રૂપિયા છે એને પચાસ રૂપિયા એમ વિચારીને રાખ્યા કે આ ઠાકોરજી માટે છે હવે પચાસ રૂપિયા જે એને પોતાના માટે રાખ્યા એ નષ્ટ થઈ ગયા હવે બચ્યા પચાસ જે ઠાકોરજી માટે રાખ્યા હતા એનાથી એ ઠાકોરજીની સેવા કરી રહ્યા છે હવે પૈસા તો છે નહીં પોતાના બચ્યા પચાસ રૂપિયા છે તો ઠાકોરજીના છે પોતાની પાસે પૈસા નથી અને એ હવે એમ વિચારે કે ઠાકોરજીના પૈસા પણ આમ તો મેં જ મારા માંથી રાખ્યા હતા ને એટલે જો એ પૈસામાંથી એ પોતે પોતાનું પણ ગુજરાન ચલાવે એટલે ખાનપાન વગેરે એમાંથી કરે તો બહિર્મુખ થશે એટલે તો ભક્ત નહીં રહી જાય ઠાકોરજીથી વિમુખ થઈ જશે છેટો થઈ જશે કારણ શું એ પૈસા ઠાકોરજીના છે ઠાકોરજીના પૈસા છે દેવદ્રવ્ય કહેવાય અને શાસ્ત્રમાં દેવદ્રવ્ય લેવું એ બહુ મોટું પાપ કહ્યું છે તો ઓ તું વિવેક ધૈર્યાશ્રય રાખી ધીરજ ધાર્યો તું દૈવી જીવ દૈવી હે એટલે પછી તું વિવેક ધૈર્યાશ્રય રાખીને ધીરજ રાખજે તું દૈવી છો જી જી જી ઓ તોસો ધર્મ નિભેગો એટલે પછી તારાથી ધર્મ નિભશે ઓર તું ઓર સો કઠિન હે એટલે પછી એ કઠિન છે બીજા માટે મુશ્કેલ છે તારાથી તો નવી જશે છે મેં તેરે ઉપર પ્રસન્ન હો તાતે તો લૌકિક બાધા ન કરેગો એટલે હું તારા પર ખુશ છું એટલે તને લૌકિક બાધા બાધા નહીં કરે આ પ્રકાર સંતદાસ પર કૃપા કરી આપ બ્રજ મેં પધારે એટલે પછી આવી રીતે સંતદાસ પર કૃપા કરી અને શ્રી આચાર્યજી વ્રજમાં પધાર્યા તપ સંતદાસ ને સોને રૂપે કે વાસન આભૂષણ અનેક શ્રી ઠાકોરજી કે બનવાએ કે કિતને ઘર મેં રાખે એટલે પછી સંતદાસ સંતદાસે સોનાના રૂપિયા વાસણ અને આભૂષણ શ્રી ઠાકોર શ્રી ઠાકોરજીના સોનાના રૂપિયા વાસણ એ બધા ઘરમાં રાખ્યા રૂપે રૂપિયા નહીં રૂપા એટલે ચાંદી એમ સોના રૂપાના એટલે સોના અને ચાંદીના વાસણો પછી આભૂષણ એટલે ઘરેણા શણગાર એ ઠાકોરજીના બના માટે બનાવ્યા એમાં પોતાના ઠાકોરજી માટે રાખ્યા કેટલાક શ્રીનાથજીને ત્યાં મોકલાવ્યા અને કેટલાક પાત્ર વગેરે શ્રી ગોસાઈજીને ત્યાં મોકલાવ્યા આમાં લૌકિક બાધા ન કરે એનો અર્થ સમજમાં ના સમજાવો જેમને પણ આવ્યું હોય લૌકિક એટલે શું કોને કહેવાય લોક કોને કહેવાય લોક સંબંધી હોય કે લૌકિક લોક એટલે શું આપણો જ્ઞાતિનો વ્યવહાર સામાજિક સ્કૂલ વગેરેમાં ભણવા જવું હરવું ફરવું ખાવું પીવું આ બધું લૌકિક કહેવાય એ લૌકિક એને બાધા નહીં કરે એટલે સંતદાસ આવી મુશ્કેલીની પરિસ્થિતિમાં પડી જશે તેમ છતાં પણ એમને લૌકિક બાધા નહીં કરે એટલે ભક્તિ માર્ગમાં એમને મુશ્કેલી નહીં પડે આ કારણે બાધા નહીં કરે એટલે તેમાં બાધા નહીં કરે ભક્તિ માર્ગી થયા ને હવે તો ભક્તિ માર્ગમાં આ બધી વસ્તુઓ એમના માટે અડચણ ઉભી નહીં કરી શકે ચલો સુંદર તો હવે આ ભાવ પ્રકાશ અહીંયા સંપન્ન થયો આમાંથી જેમને જે કઈ પણ પૂછવું હોય કે કઈ સુંદર લાગ્યું હોય તો વાત કરો આપણે ઠાકોરજીના ઠાકોરજીના રોજ આવે આપણે સ્નાન કરાવીએ છીએ તો નવનીત પ્રિયજીના જે આચાર્યજીએ તેમને વસ્ત્ર પધરાવી દીધા તો આપણે નવનીત પ્રિયજીના પણ આપણે ઠાકોરજી નું સ્વરૂપ જ સમજીએ છીએ મહાપ્રભુજી એ એવી રીતે પધાર્યા છે ઠાકોરજી ના સ્વરૂપ ની જેમ તો આપણે એમને સ્નાન કરાવવું હોય તો કેવી રીતે કરાવવા સારી વાત છે બતાવો વિચાર કરો કોઈને સૂજે છે વિજય એટલે એમાં એમને માં સ્નાન નહીં કરાય એટલે મનમાં કરાયું હશે ભાવથી કરાયું હશે અચ્છા કેમ કરાવાય વિજય એટલે મનમાં હા મનમાં કેવી રીતે આપણે મનમાં વિચારવાનું કે હું સ્નાન કરાવું છું એમ તને પૂછું છું જો મનમાં કરાવવું હોય તો કરાવી શકાય પણ એનો મતલબ શું કે આપણે એવી ભાવના કરીએ કે હું સ્નાન કરાવું છું જેમ આપણે એમની વાર્તા આવતી હતી ને રામાનંદ પંડિતની કે એ પોતે હતા તો ક્યાંક દૂર પરંતુ એમણે હાથમાં જલેબી લઈ અને એવી રીતે વિનંતી કરી કે ઠાકુરજી આ પરોગજો એમ તો ઠાકોરજી આરોગી લીધું તો ભાવના થઈ શકે સ્નાનની જો ભાવના એટલે સ્નાન આપણે ન કરાવી શકીએ તો પણ સંતદાસ જે કરી રહ્યા છે એ વસ્ત્રજીની સેવા જો જે ક્રમ છે એમાં સ્નાન કરાવવું જરૂરી નથી આપણે ત્યાં ઠાકોરજીના ઠાકોરજી અલગ અલગ સ્વરૂપથી બિરાજે છે ક્યાંક ગૌર સ્વરૂપથી બિરાજે ક્યાંક શ્યામ સ્વરૂપના બિરાજે તો શ્યામ સ્વરૂપ જ્યાં બિરાજતા હોય ત્યાં પણ એવો રોજ સ્નાન કરાવવાનો નિયમ નથી હોતો પણ બીના વસ્ત્રથી એમને જેમ આપણે શરીર કેમ લૂછી લઈએ બીના સૂકા વસ્ત્રથી એવી રીતે ખાલી અંગવસ્ત્ર કહેવાય ને એ અંગવસ્ત્ર કરવાનો નિયમ હોય છે મોટા ઉત્સવ વગેરે હોય ત્યારે સ્નાન પણ થાય શ્યામ સ્વરૂપની વાત થાય છે હવે એવી રીતે જે સ્વરૂપ એવા ચિત્રજી સ્વરૂપથી બિરાજતા હોય છે તો એમને પણ તો સ્નાન ન થઈ શકે ને એમ શ્રીનાથજી કે દ્વારકાધીશ ને એવા સ્વરૂપ ઘણા ત્યાં વૈષ્ણવને ત્યાં બિરાજે છે સેવામાં તો એમને પણ સ્નાન ન થઈ શકે એમને પણ અંગવસ્ત્ર થાય એવી રીતે વસ્ત્ર સ્વરૂપથી ઠાકોરજી બિરાજતા હોય તો એમનો સ્નાનનો પ્રકાર નથી હોતો સેવામાં સમજાય પણ એમાં ભાવના થઈ શકે જેમ આપણે તીર્થે કહ્યું ને તે રીતે કે આપણે જે વખતે ઠાકોરજીને જગાવીને એને મંગલભોગ ધર્યા આરતી કરીને પછી આપણે ઠાકોરજીના સ્નાન શૃંગારના જે પદ છે એ ઠાકોરજી સન્મુખ આપણે ગાઈને એક સ્નાનની ભાવના તે વખતે કરી શકાય સમજાય ઓર બોલો બીજું જે મારી પાસે આ ભાવનું એક એક્ઝામ્પલ છે જે રીતે પદ્મદાસજી ખાલી છોલે ધરતા હતા તો એમાં બી એ ભાવ રાખતા હતા કે આ જલેબી છે આ રોટી છે હમ શાબાશ જો કેવું યાદ આવ્યું તો એ રીતે ભાવના થઈ શકે જેમનાથી ખરેખર શક્ય ન બને તો એ ભાવનાથી કીધું કે આપણે દેહ દ્રવ્ય એટલે લેવું ના જોઈએ એટલે ઇસ્તેમાલ ના કરવો જોઈએ તો આપણે શ્રી આચાર્યજીએ બી એવું કર્યું હતું ને કટોરીનો પ્રસંગમાં શું કર્યું હતું કે કટોરી પૈસા એટલે એ કટોરી થોડા લોકોને વેચતા હતા એક બે દિવસ માટે પછી એનાથી એ પાછા લઈ લેતા હતા અને એટલે પેલા પૈસા લેતા પછી એનાથી ઠાકોરજી માટે એ સામગ્રી બનાવતા અને પછી એમને ખવડાવતા પછી ભોગ ધરતા તો આવી રીતે એમને એમની સોનાની કટોરીનો તો ઇસ્તેમાલ કર્યો ને હા પણ એમાં પછી શું થયું હતું આગળ ખબર છે ના જે છે તો આ તો તે અધૂરી વાત કરીએ હજી પૂરી વાત કરે તો સમજ પડી જશે પણ એમાં પેલા તો એવું લખીને રાખતા કે આમનું ચુકાવો બાકી છે તો આ પ્રસંગ પૂરો શું છે એ ખબર છે કોઈને હાજે છે બોલ પછી શું થયું ના એ તો હવે પછી આગળ શું થયું એક તે કટોરી છે ને તે મહાપ્રભુજી મહાપ્રભુજીએ કોકને ગીરવે આપી તો રૂપિયા મળ્યા પછી ત્યારે ઠાકોરજી એટલે મહાપ્રભુજી ઠાકોર માટે ભોગ બનાવતા અને ભોગ ધરતા પછી ગૌગરા દેતા અને જેટલું વધે ને એટલું જમનાજીમાં બદરાવી દેતા તે પોતે ભોજન ન કરતા જો સમજ પડી શરણ એમાં એવું થયું હતું કે જયારે એક વખત મહાપ્રભુજી ને પોતાની ભેટ નું દ્રવ્ય પૈસા પોતાના પાસે હતા નહીં તો ઠાકોરજીની સેવામાં જે સોનાની કટોરી હતી એ કોઈકને આપીને એના બદલામાં રૂપિયા લીધા ઠાકોરજીને ભોગ વગેરે ધર્યા પણ એ ભોગનો પ્રસાદ શ્રી મહાપ્રભુજીએ કે કોઈએ પણ નહીં લીધું ભૂખ્યા રહ્યા તો ઠાકોરજીની વસ્તુ તો ઠાકોરજીના કામમાં આવી ગઈ શ્રી મહાપ્રભુજીએ તો એને વાપર્યું નથી ને એનું દ્રવ્યનો કોઈ પણ પ્રસાદ પણ સમજ્યો મને આમાં એક પ્રશ્ન છે હા બોલ એ છે કે સંતદાસ જયારે એમનું સૂતક હતું ત્યારે પણ તે શ્રી આચાર્ય શ્રી કનૈયા શાહ છત્રીના ઘરે કથા સાંભળવા જતા તો દનવટ કરીને આવતા તો એવું છુવાઈ ના જાય કોણ છુવાઈ ના જાય એટલે દનવટ કરતા છે આચાર્યજી ને તો પછી એવું થોડું ચાલે દંડવત કરવાથી છુવાઈ જવાય છુવાવી એટલે અડવું દંડવત તો કરી શકે ને દંડોત કરવાનો કઈ વાંધો મને આમાં એ વાત સારી લાગી કે જયારે એને સૂતક હતું તો એને કે એટલે મજા નહોતી આવતી એ બીજું કઈ કરવાનું ન વિચાર્યું એ કથા સાંભળવાનું વિચાર્યું હા મહાપ્રભુજીના વચનામૃત સાંભળવાનું એમને એ તો દૈવીના લક્ષણ છે એટલે શ્રી મહાપ્રભુજી કહ્યું ને કે તને લૌકિક બાધા નહીં કરે તારાથી આ ધર્મ નીપશે કેમ કે તું દૈવી છો દૈવીનું લક્ષણ જ આ છે ચાલો સુંદર આપણે આગળનો ક્રમ કાલે કરીશું પ્રસંગ મૂળ અહીંયા રાખીએ જી જય જય જય જય પ્રણામ જય જય પ્રણામ જય જય દંડો પ્રણામ